મળીને ચરિયા ચરિયા ચરિયા જ્ઞાની સુધી પૂર્વક ચરિયા વિતરાગતા સહિત ચરિયા ચરિયા ત્રણ એટલે દરિયા એ ત્રણ યોગ છે ને ત્રણ યોગ યોગ ને ત્રણ યોગ તે દરિયાનો યોગ છે દરિયાનો બધા મિત્રો ગયા હતા ને વધારે સારું બોલાતો હોય તેના પર ભાવ વધારે રાખે રાખે આવડું બોલતો હોય તેની પર ગ્રજ રાખે ગ્રજ રાખે ગ્રજ હોય ના હોય મને સત્સંગની અંદર એ ભાઈએ મને એક જરાક પૂછ્યું મને કે તમે આ બધી વાત તમે એમને જરાક કોને મેં કહું હું કેવી રીતે કહું મારી સપ્લિમેન્ટ આપું છું તે પેલા પચાસ ટકા માઇનસ મૂકીને પછી એ જોવાની શરૂઆત કરે છે એટલે મેં કીધું કે એ મેં કીધું દાદા પ્રત્યે એમને જરા પૂર્વગ્રહ છે મેં અને દાદા પ્રત્યે પૂર્વગ્રહ હોય તો મેં કહું હું મારી સપ્લિમેન્ટરી એમને કેવી રીતે આપું બરોબર હાજર થાય તો આ ના સ્વીકારે ના પાડે કે આવું મેન કરવાનું નહીં તો હવે ક્યાં રસ્તો જ્ઞાની થયા ખરો કે તો કૃપાળુભાઈ મેં કહે કે તમે હવે હવે તમે ના આવશો હવે અમારું જે ચાલીસ છે ચાલવા દો ધર્મ ખરો જ નહીં ખરો ખરો હે ખરો ઊંચામૂંચી સેવા મળે તો ભરવાનું ચાલે વેપારી ચાલે સેવા મળે આ મોટી કમાણી મા બાપ ની સિવાય આગળ મોટી કમાણી નહીં લાગ્યું પણ કમાણી બરાબર ગયો દાદા ગલી નાની ગલી કેડી ને ના ખૈયો ખૈયો ના ખૈયો કે ડુંગર મોક્ષ જવા માટે શું પસંદ કર્યું મોક્ષ જવા માટે ખૈયો તો હોય જ ને દાદા ખાઈ તો હોય જ ને ખાઈ ખીણો આવે છે તે ને ખીણો મોક્ષ જવા માટે અને ડુંગર ડુંગર ચડવા માટે એટલી સમજ ના પડી જશે એટલે હિલ સ્વરૂપ કામ નહીં લાગે હા લેટો કામ લાગે હિલ શેરિંગ કામ લાગે જગત હિલ શેરિંગ માં પડેલું છે જગત એમાં પડ્યું છે ચડવામાં પડ્યું છે આમ કરવામાં પડ્યું છે લેટો છે જે પકડ્યું નહીં તો ઊંધું કરવા માટે છે ઊંધું જ કરકર કર્યા કરે ટેકરે કરવા માટે છે લેવાની જરૂર છે ભગવાન લેવલ ફરજ લેવલ ભાવ બેઠો છે એ પૂછા સમજે છે ડુંગર હતો એ કાઢી નાખીને લેવડાયા ત્યારે કોણ કીણ કરવા મળે ડુંગર તોડ્યો એ લોહી કરવા માટે તેના બધે વેલી જ કરે પુરુષાર્થ વધારે કરે આ કેવી સમજાવવાનું તેથી કહ્યું કે ગોટું જ્ઞાની સરળ વિનોથી બેસી રહીને બધું કામ થઈ જશે કારણ કે અંદર આગળ રહેવાનું કશું હોતું નથી એને રાજી કરવાનો છે હાલવાનું હોય જો વહેલા હલાતું નથી ને બીજું લેવાતું નથી પોતાને પોતાનો જ માલ આપે છે તમારો પોતાનો જે છે ને એ અમારે ઉગાડી આવવાનો ત્યાં બીજી છે પોતાનો જ માલ છે એમને ગંદો માલ આપતા નથી જ્ઞાની ઠાકોરભાઈ ગાડી લઈને આવ્યા છે ઠાકોરભાઈ બરાબર ગયા હોય મને વધુ નથી પણ વિતરાગતા અને નિર્ભયતા જોઈ કે છે મેં જોઈ વિતરાગતા અને નિર્ભયતા જોઈ એમ પૂછે એટલે પછી બીજું પૂછવાનું હોય ને પછી ગમે તે દુકાન હોય એટલું જ પૂછવાની જરૂર દુકાન નો સવાલ જ નથી પછી દુકાન વિતરાગતા નિર્ભયતા પછી દુકાનમાં ખાસ મિત્ર અત્યારે પૂછ્યું છે તમને ખાનગીમાં કે તમારા મિત્રાક્ષતા આવી છે ત્યારે તમે બાબા તો નિર્ભયતા આવી છે તમે બાબા ત્યાર પછી તમારે એમના પરિચયમાં એમને જોવું પડે કે મિત્રાક્ષતા કેવી વર્તે છે જયારે પૂછે ત્યાર પછી એને દ્રષ્ટિ આવે સમજવાની સમજવાની તમે આ પાડો એને ચકાસવાની શક્તિ આવે નહીં તો વિચાર હોય તો સમજ ના પડે એટલે કે મોર માળા સભાના છે માળા તો થાય છે કે માળા સભાના બેન કે છે કે મને કઈ સમજાતું નથી ગુજરાતી કઈ મને બરાબર સમજાતું નથી એવું લાગે તો આ વિનય પણ અધુરસ લાગ્યા ખરો વિનય થતો નથી જેવો ખરો થાય તો જાણો ખરો વિનય ખરો પરમ વિનય કેવો હોય ખરો પરમ વિનય કેવો હોય પરમ વિનય ખરેખરો કેવો હોય એવું કોણ છે મારું ગજુ નથી થોડાક જ બહુ બહુ થોડાક જ ખબર પડે ને આવી રીતે ખબર પડે કોણ છે હવે તો રવાય આવું જોઈને હવે છે રહેવાય ભણાવ વિનયમાં નકલ કરવાની ચીજ નહીં નકલ કરવાની ચીજ નહીં નકલ કરવાની ચીજ નહીં નકલ કરવાની ચીજ નહીં જેને પૂછે પરમ વિના ક્યારે ઉભો થાય પરમ વિના ક્યારે ઉભો થાય જેને વિનય બરાબર વિનય અધૂરા લાગ્યા કરે ચાલે આપણે વિનય કરીએ છીએ ને તે આપણને નહીં અધૂરા છે જે પોતે માણસ મનમાં શું કે દરરોજ જમીન દરે જમાયું તો પ્રેમ અત્યારે ચાલે એવું નહીં કહેવાય દિયા દિયા હોતી ને પરમ વિનયમાં રહેવું એવો ભાવ હોય છે તમને નથી

આપણે ઘણી રેલ થાય છે હા Thank you. સર કર્યું ને તો ગયો યાદ નહીં ગુલાબ નું ફૂલ હોય અને ભાવ હોય ભારે ના લાગે એ તો પ્રત્યક્ષ નું કારણ એવું કહેવાય હોય તો એકાદ બે હોય તો અને તો આપણને ઓળખાય ના પડે એવા વિનયમાં આવશે આ દીપક ભાઈ છે ને ઇન્ટરવ્યુ વિનયમાં આવે પરમ વિનય કોને કહેવો તારે પરમ વિનય કોને કહેવાય એવું નથી ક્વોલિટી નથી કે ડિઝાઇન નથી એક પ્રકારની બહુ ઊંચી જાગૃત ડિઝાઇન નથી ખોટો પડી છે આવું તો વર્તે આવી રીતે ત્યારે તેનાથી પૂછવું એવું નથી બહુ જાગૃત નથી એ તો ઘણા માણસો છે સારું છે ઠપકો ના આવડે નારી કૃષ્ણ એકદમ સંતોષ કરાવે હેરું નહીં ને હેરું આ છે શું ગયું છે ને આ છે ઘણું છે મુંબઈ અમારી પર અમારે અમારું સંકલ્પ વિકલ્પ કરે ત્યાં વજન ચોરી મારું બાબા કેમ કરે છે વિનય નો અભ્યાસ કર્યો કેવાય શું કર્યું અભ્યાસ કર્યો વિનય છે જ જન્મ માટે કેમ આપઘાત થયેલા આપઘાત થયેલા ફરી વિનય આવે નહીં આવતા ઘણો ચાલતા આપઘાત કરો મારેલો વિનય હોય તે જ આપઘાત કરેલો આ તો ઉઘાડો થયો બીજા કેટલાય પ્રશ્ન ઉઘાડો આવા ફૂલ સૂક્ષ્મ દોષ આવું તો કઈ વિચારે ના દાદા પ્રસ્થાપિત કોઈ પણ સંજોગ તો જરા વિનય ગુણ છે ને તેમ તો કોઈ પણ સંજોગો વિચાર ના ગમે તે પ્રસ્તાવ ખુલ્લો કરે તો પણ છેવટે શું આપડે જે બન્યું એ ન્યાય શું કે બન્યું એ ન્યાય બન્યું કેમ કહ્યું વિનય મરે શું કે એ ન્યાય એવું તું સારું કહેવાય એ વખતે ના રહેવાય હા એ વખતે એ વખતે ના રહેવાય અત્યારે ના રહેવાય થોડા જ્ઞાન ધાર્યા પછી ટકી જાય થોડું વાર એવું થઈ જાય નહીં ટકી જાય શું જુદું પડ્યા પછી માં પાંચ પાંચ શરૂ કરેલું દાદા સમજાયું ને આ જ્ઞાન મેં જાણ્યું છે આ જ્ઞાન જાણ્યું ને તેના શું હતું આવું બધું ખાય ને અમલ કરવાનું ચાલે આનો અમલ ના કરે જ્ઞાન ત્યાં પેલું ગોળ થયું અને ફૂલ બધું તમારું સમજાય સમજાય તમે બધું સમજાય નહીં સમજાય પડ્યા કરશે સાત સાત કરે એટલે શું એને બરાબર હા સાત સાત કરે એનો શું વધારે ફોડ પાડો આ ત્રણ શ્વાસ કરે કહ્યું ને આપણે આ ત્રણ શ્વાસ કરે અંદર આપણે કીધું ને કે અંદર આ એકવાર આવું તૂટી ગયા પછી અંદર સાંજે એટલી વારે ત્યારે ત્યાર પછી વિનય ઉત્પન્ન થાય અત્યારે તો નહીં થાય અત્યારે ઘણો ટાઈમ લાગે એ એ સ્વાદવાનો કોર્સ ઓછો હોય પેલો કોષ બહુ હોય આ જ્ઞાન આમ જ હોવું જોઈએ આ દાદા કે એટલો બધો હોય કે આને હળવાશ થશે ઘણા જ્ઞાન તમે જાણો છો તો તમારા કોષ પર હળવા ને એવું તમને જોવા નથી આવ્યું આવ્યું છે પેલો કોષ માં મારે એવું થતું મારે એવું થતું બધાને એટલે સમજણ પાડું છે ના ચલો છે તો પેલું એ નહીં રહેતું પાંચ આજ્ઞા એ પેલો પોર હતો તો વાંધો છે પાંચ આજ્ઞા પડવાનું પેલો પોર બેસતા ના કોઈ કોઈને કઈ કોઈને કઈ કોઈને કઈ હા તારે લાગે પડ્યું ને હા લાગે પડ્યું બીજું ઉભું છે એ લોકોને આપતી જશે પ્રેમ કરતા બધું ઓછા થતું જાય ને ઓછા થતું જાય ને હજત થયું ને શું નહીં ભાઈ કશું તો જ ના કરે આ તો સમજણ પાડી પડે તમને બધું ખ્યાલ પડે ને કે આ માલ બધો છે ઓળખી ઓળખે કે જેવો તે ઓળખે ઓળખે ના પડે ના ઓળખે ઓળખે આ જ્ઞાન નો બોધ ઓછો કેમ રહેતો હશે સમજ ઓછી એટલે જ્ઞાન નો બોધ ઓછો રહે એ સમજ ઓછી એટલે પેલો ફોર્સ વધારે છે જ્ઞાન નો ફોર્સ ઓછો નથી જ્ઞાન નો ફોર્સ બરાબર જ હોય છે જ્ઞાન તો જ્ઞાન જ છે ને જ્ઞાન તો અજ્ઞાન ને અટકાવે પણ અજ્ઞાન નો ફોર્સ જબરદસ્ત હોય તો જ્ઞાન ને જાગે છે પેલો ફોર્સ વધારે સમજાય સમજાય કરું તો એ ગોઠે ને અડવાય ના દે એવું ના હજુ એવું થઈ ઘણું ઘણું નિષ્ફળતા દાદા છે બધી બસ મને થઈ જાય થતી જાય એ બને ને બને બને પરમીને મુખ નું મુખનું કામ એની ક્યાં ઓળખ છે તો દર્શન કરવા જેવા પુરુષ એના માટે તમારે સેમ્પલ જોઈતું હોય તો આપણા નહીં ખરા એ બધું સ્ટાર્ટ જ વળી જાય આ જ્ઞાન જ્ઞાન એક બધા એક્સેસ કરવા જાય એમને પેલો અજ્ઞાન નો કોર્સ ઓછો હોય ઓછો થઈ ગયેલો ભાઈ ધીમે ધીમે રોજ કરી કરી રોજ એક ધંધો મળેલો આજ પંદર વર્ષથી ઓછો કરી નાખેલો એ કેવી રીતે ઓછો એ કેવી રીતે ઓછો એ ઓછો કેવી રીતે કરાય તમે તો આપણે કરવા મળે છે બે દોઢ મહિના એટલે પેલું ઊંધું બનાવે એટલે આપણે ફેરી નાખવાનું તરત એવું કરો પેલું ઊંધું બતાડે તો તરત ફેરવી કાઢવાનું એને શાંતિ થતું હતું ને દાદા પક્ષપાત કરે છે પછી અંદર કરી પછી ખ્યાલ આવે જ્ઞાન તો આવું હોવું જોઈએ સ્પર્શ ના કરે દેખાય ખરું પક્ષપાત જેવું પક્ષપાત ના એનો દાદા અંદર હોય કે દાદા પક્ષપાત થયું જેવું હોય દેખાય ખરું પક્ષપાત જેવું ગાંધી જંતુ દવા આવતો કરતો એના તો પક્ષપાત દેખાય ખરો પણ અંદર ના તો પૂજલ ના સ્વભાવ પ્રકાશ છે કોકને કહેતો ચા પીતો તેના તો તારું વલણ સારે પણ આપતા એ કરે અમારે હમણાં એટલે એને નિષ્પક્ષપાત કહેવાય સેવાથી એ આમ પટેલો રાજીપો મળે દાદા ભગવાન રાજીપો ના મળે દાદા ભગવાન નો રાજીપો મળે સરકો ના મળે જે કઈ મળે છે તે દાદા ભગવાન જે કઈ મળે છે એના ભગવાન બીજા ભગવાન રહે દાદા ભગવાન રાજી જે કઈ મળે પ્રમાણમાં હોય ને ગુજરાતી પર બહુ આગળ વધી જશે એના નાંદીનો આ ભાઈનો પણ જો બોમ્બ ના પડ્યો હોત તો બોમ્બ ના પડ્યો તો કઈ નથી આજે મને વિચાર આજે એવું થયું આપણે એવું ને નીરુબેન ને <laughs> જ્ઞાન શું કે બન્યું એ જ્ઞાન એવું કહે બન્યું કરેક્ટ જ્ઞાન એવું કહે છે એ તો બરાબર જ્ઞાન એવું કહે છે એ તો બરાબર છે એટલે તમને બચાવશે આમાંથી એ જ્ઞાન બચાવશે જ્ઞાન હંમેશા બધું બચાવે અજ્ઞાનથી બચાવે ના બચાવે બચાવે અને આપણે જે માલ ભરેલો હોય તેનાથી બચાવે તો ચિંતાથી કામ રહીએ તો સારું જો આવ્યું હોય તો આનું વધારે રહી જાય સારું ના આવી જાય કોઈ હાથી હાથી રાખવા હોય બધું ખોટું હતું તો સમજાય ને રીત હતી એ ખોટી હતી એના માટે જે ખેંચ માટે એ ખેંચને પૂરી કરવા માટે જે રીત હતી ને રીત મેથડ એ ખોટી હતી હા રીત ખોટી હતી જુદી હોવી જોઈએ લાભ જે લાભ લેવા માંગીએ છીએ આ રીત નહીં રીત જુદી જ હોવી જોઈએ રીત જુદી હોવી તે વિનય વાળી થઈ આ રીત આ તો પ્રત્યક્ષ વિનય ને અભ્યાસ કરે વિનય અભ્યાસ કરે સરળ ભાવ તો નીકળે જ નહીં ના નીકળે ગયા પાછો ભર્યો પાછો ને વાગે આવી ગયો મને એવું લાગે છે કે હજુ આમ જોઈએ જોઈએ દાદા ખુશ નથી એવું થયા કરે જે કચરો નથી એમાં કચરો તમારે નીકળવાનો નહીં જે તમારો કચરો નથી એવો કચરો નીકળવાનો નહીં કેટલા વાગ્યા છે વાતો ના કરાય એમાં તાર બહુ જોતા એ તો અમને દેખાય

કોઈ ના આવે એ બોલે ને એ બોલે ને તને મારો પ્રેમ બહુ વધી ગયો મને એવું લાગે આના કઈ વાત છે મને એવું લાગે આને બોલવાની જરૂર છે તમને ખબર ના પડે માટે તમારો ન્યાય ના આપી જન્મ તારીખ મોટા મોટા જગે મોબાઈલ પછી બહુ વિચાર કે નથી જવું તમે સર્ચ કરી ભરતે કાલે કેટલા જજમેન્ટ આપ્યું ના હવે નથી આવતો ખોટા પડવા મળે એટલે બંધ કરી દીધું બધા ખોટા થશે એકથી ચોપડી હાથી લાભ મોટો મોટી હતી એમાં અટેન્શન આપીને પ્રગતિ ના થાય એટેન્શન પછી પ્રગતિ થઈ જાય ને માથા રસ્તા પાડે તમે ના ગમે એમાં નથી છે એટલે તમે મન ના કહેવા પ્રમાણે ચાલો જે પ્રમાણે ચાલતા નથી થઈ જાય પૂરો ખરાબ થઈ થઈ જાય સેલ્ફી કે ના મને પડતા એ સેલ્ફી સેકન્ડ લાઈન પર મન રહેશે પહેલા તો તમે સાચું લાગે પછી જ એવું લાગે કે આવું ના હોય સાચું હા એ તો પૂરું થઈ જાય જમતું કે ધ્યેય પ્રમાણે ના એ તો ગમતું ના ગમતું હૃદય કોઈ લગ્ન ના સંતો એમના સત્સંગ થી મૂક્યા છે આચાર્યો એમના સત્સંગ થી મૂક્યા છે બધા સત્સંગમાં પડેલો માલ છે જ્યાં સુધી સંદેશ ના થાય તો બધી સત્સંગ જ હોય સત્સંગ ગયા નિશાની શું સંદેશ ત્યાં જ્યાં સંદેશ સંદેશ ના થાય ત્યાં સુધી કોઈ તાબામાં રહો સંકિત જીવના કોઈ પણ સમિતિ હોય આચાર્ય સાધુ તેના તાબામાં રહો એવું ભગવાનનું ચોવીસ આશય છે નહીં તો પોતા પોતાના સત્સંગમાં પણ જગત આપશે પોતાના દાપણથી જ મોક્ષ ફળી રહ્યા મોક્ષ બાદ દાપણ જડે એવો નથી અરે શાંતિ દાપણથી જડે નહીં જો શાંતિ આપતી હતી એટલે બહુ આપણે ઘણા સંજેડે નહીં શાંતિ જતી રહે જતી સરિયો વગર આવતા તૂટી ગયો એનું શું કરવાનું ના જતું રહે નહીં સંજય પહેલા તો જતું રહે બધું હા સંછેડા પહેલા તો શાંતિ હોય પણ સંછેડા તો ખબર પડી જાય કે સંછેડા પહેલા શાંતિ હોય સંછેડા પહેલા શાંત લાગે પણ સંછેડે તો ખબર પડી જાય એટલે અનટેસ્ટેડ કહેવાય આપડા ગમે તે સંછેડે તો સર્ટિફિકેટ ના ટેસ્ટ સર્ટિફિકેટ ગમે એટલો સંછેડે કહે એના પરિણામ ના બદલાય પરિણામ બદલાય નહીં એના તરફ વિરોધાભાવ ઉત્પન્ન ના થાય દુશ્મન જેવો ના દેખાય ગમે દર્શન પરિણામ બદલાય નહીં મૂળમાં એક વાર ઉજ્જવલ પરિણતિ ના હોય સ્વપરિણતિ રહેતા હોય ભલે જસરી જસરી અનુભવ લડે પણ તમે તો શું બધી પરિણામ કરો તમે આપણા સમીર માર્ગમાં આવું છે અને આ આશ્રમમાં અને પ્રદીપમાં કેવું છે જસરી જોડે જ હોય તમે હા ભેગા જ હોય તો પછી જસરી જુદા હોય તમે જુદા હોય બિલકુલ જુદા જુદા કારણ કે આશ્રમ વિજ્ઞાન છે આત્મા તદ્દન જુદો છે અને કદીક માર્ગમાં તો જશું બી હોય તો આત્મા જોડે હોય ભલે સંન્યાસ ન થયેલું હોય તો પ્રભાવદેવ જ્યાં પોતે હોય ને ત્યાં જ આત્મા જોડે તો પણ ગુરુ ભાષે એવું અંદર શું અંદર આનંદ છે બહાર ઉપાધિ બંને અભેદતા જ શું કરી અભેદતા અને અહીંયા અહીં આગળ બિલકુલ તૂટી ગયું જુદું કાયમ માટે એક બે કલાકમાં જુદું પડી ગયા પછી ફરી જવું ના થાય આત્માને પૂછો તો ફરી ભેગા થાય અને કમિક માર્ગ કોઈ દાડ છૂટો પડે નહીં બે એ જ રીતે જયારે સો ટકા થવાના થાય ત્યારે છૂટું પડે નવ્વાણું ટકા છૂટું પડે નહીં ટકા સહન થાય શું અને આ તો સો ટકા થયા ઉપરાંત છે પાંચથી મોમેન્ટ સો ટકા થઈ જાય મેળ પડી ગયો છે એ છૂટો કેવી રીતે પડે સ્કૂટર સ્કૂટર નથી એની ખાતરી છે થાય છે ને આપણે જાણીએ કે આ અહંકાર છે આ હું ખોટું કરું છું ઉપર થઈ જાય છે એટલે છૂટો નથી તો એમ લાગે